એટલે આપના કોઈ કામને હરકત ના થાય તમને આનંદ થઈ ગયો આ બેન તમને જોયા તો આનંદ થઈ ગયો તેલ મળેલા ને ફક્ત ફોટા ઉકેલા પૂનમભાઈ અમારા બહુ ચાલીસ વર્ષ જૂના મિત્ર છે પવિત્ર માણસ હું એમના તાલુકાનો ના હું દૂર જ બહાર જે જ્ઞાન જાણે છે ને એ બધું ભ્રાંતિક જ્ઞાન છે ભગવાન એ દુનિયા બનાવી ત્યાં તો very good thing the world is it person is self God as not person is world at all it very good અને ભગવાનને ભગવાન જ માનવામાં આવે તો આપણું કાર્ય થાય ગમે તેને આરોપી ભગવાન માનીએ એમાં શું એટલે આ બધું એક્ઝેક્ટ મારે બતાવી દઉં છું જગતમાં અને હું તો નિમિત્ત તરીકે છું હું તો મોક્ષમાં જ વર્તું છું અત્યારે મને તો તમારી બધા ગઈ નહીં પતી હતી એટલું પણ આ લોકો કેમ સમાધિ પામે આ બધા પામી ગયા આપ પણ એક દારૂ પામી જશો અને પછી આવું આ ચિત્રિત પણ કરો તો દીપે કરું અર્થાત તમે હાવ પ્યોર છો પણ એક વસ્તુ ખામી છે કે નહીં આત્માની જાહો બેલેન્સ થઈ નથી એ થઈ જાય ને થઈ પછી તમને અડચણ પડે નહીં બહુ સુંદર કામ થયા છે પછી એકાદ બે વાત કરવી હતી કરી દેજો સત્સંગની ખુલાસા થાય હું પછી આવીશ પછી આવીશ પછી આવીશ બરોડા હમણાં તો નથી આવવાનું પણ એકાદ મહિના પછી ના બરોડા રહેવાના દિવાળી સુધી બરોડા એવું હશે તો એકાદ વખત રાતના સમય નીકળી તો હું ત્યાં આવીશ વડોદરા હું આવીશ એટલે જરા નિરાતે બેસીને વાત થાય વડોદરા સાહેબ આવશે ખબર આપો ને એટલે ખબર આવશે મારા કરતા એમના પ્રશ્નો વધારે અમારા તો પ્રશ્ન ખરા દાદા એમને આશીર્વાદ વિધિ કરી આપો એટલે એમને આશીર્વાદ ની વિધિ એમનો એ પ્રેગ્નેટિક એપ્રોચ છે જે આપતા આપણા સામાન્ય જીવનમાં જે બનતું હોય એમાં રહીને પણ માણસ બે છે હા અને પ્રજા પણ એવી ઈચ્છા રાખે રીતે કેવા હોય એ વિચાર વિચાર સમજવાના શું વિચાર સમજવાના આમાંથી વિચાર સમજ થાય વિચાર સમજ એટલે ગમે ત્યાં કોઈ લોટા લોટું ઉતરી જાય કારણ જગ્યા ઈચ્છા આ જગ્યાએ વિચાર સમજની જરૂર છે મારી જગ્યાએ પણ વિચાર સમજની જરૂર બહુ જાતના ઉપાધિ કારણ લોકો ચોખ્ખો પ્યોર જ્ઞાન હું થવા ના જાય ને એ તો શરૂ શરૂ ગોળીબાર કરે લોકો મારી પાસે અત્યારે પચાસ હજાર માણસ ગોળીબાર કરે મને એકલા જાય બીજા બધા તૈયાર થઈ ગયા નહીં તો લોકોને અંધારું જ જોઈએ છે લોકોને અંધારું થવા દે એને જગતનો સ્વભાવ જે કયું છે ને એ કયુગનું પ્રમાણ જ આ છે પણ મારી પાસે તો થઈ ગયું અંધારું પુષ્કર આ બધા વકીલો છે ને એ બધા કોર્ટમાંથી વકીલાત કરે કશું કર્મ એમને અડે નહીં જ્યાં પણ આનંદ અને જજોએ મુક્તિ આપી છે નહીં કે જો દાદા તો સત્સંગમાં હોય ટિકિટ તમારે મોડું આવું કે બોલો સરળતાથી પ્રશ્ન આપને જેટલો અનુકૂળ ટાઈમ હોય ત્યાં બેસજો હા પછી અમને કહી દેજો ને અમારે સત્સંગ પછી ગોઠવેલો છે મનુબેન ત્યાં ત્યાં સત્સંગ ગોઠવેલો છે અને ત્યાં બધા લોકો જમવાના છે ત્યાંથી પછી અમે ત્યાં અમદાવાદ ઘણો બાબતો તમારી બાબત બેન થોડી પછી વાત કર બેન બેન થોડી પાંચ સાત મિનિટ બેન માગે છે બેન કે હું થોડી વાત કરીશ પછી જયારે આ બધા તો હું રજા લોકોને બીજાને અડચણ હોય વાંચવા આપજો સર્કલમાં ફેરવજો તમારે જે સર્કલ વાંચો મનોબળ સારું છે તે વાંચીએ એને માટેના બે પુસ્તક છે અને આમાં આવા સૂત્ર છે સૂત્ર તેતાલીસો ફોર્ટી ત્રેસી તે આ સ્ટડી કરજો કોઈ ચડી આવે કારણ કે એ કોઠા રોતા અત્યારથી તો મમતા અને સત્તા સત્તા અને મમતા દેવ સત્તા ને મમતા માલકી સત્તા ને માલકી દેવ આ સત્તા કઈ માલકી ની એ માલકી લીધે કોટા માલકી કઈ નહીં સત્તા સત્તા બાદશાહ ને રાજા ને સત્તા ને માલકી દેવું એ તો પેલો ચડિયા વાળો થાય આમ આમ ફટાય અમાર અહીં તો બાર ચડિયા વાળા સત્તા ને માલકી બે પેલામાં અને આ સત્તા એક માલકી વગર આપણા મહાત્માઓ છે તે માલકી વગર સત્તા રાખે ને બહુ વગર નહીં માલકી વગેરે સત્તા માલકી વગર માલકી વગર સત્તા રાખે પછી પ્રોબ્લેમ છે માલકી કેમ તો બોલ્યા બોલો વિચાર છે વિશ્વાસ બેસી ગયો છે એને કોટાળો તાજો હતો બાદશાહો ને રાજાઓ ત્યાંથી કોટાળો માલકી ની સત્તા દે માલકી ની સત્તા દે સત્તા એવી ભરપટ સત્તા માલકી માલકી ની સરકાર દાદા એ પૂછે છે આ લોકો સત્તા નો લોભ ખરો ને એ એ કહે છે કે સત્તા નો લોભ તો ખરો ને આ લોકો ને માલકી નહીં હા આજે કોઈ ખસી ખસી જવું હવે અહીંથી આ હેરા ભરે ભરે એટલે કે <laughs> અહીંથી પહોંચે અને પેલા રોણી એવું લઈ જાય દાદા સત્તા હારી સત્તા માલકીરી માલકીરી ગમત તાર ગમત દર્શન નહીં ગમત ચાલુ સિનિયર <laughs> હું એકદમ સિનિયર મને સિનિયર કરો તમારે હવે મને હવે સિનિયર કરો સિનિયર બસ આપની સરખામણીમાં તો નાના બાળક જેવા અમે તો આપની સરખામણીમાં નાના બાળક જેવા છીએ અમે બધા રીતે હું જે કહેવા માંગુ છું એ જુદી કારણ તમને એમ લાગે કે ગુરુ છે હું ગુરુ નથી હું લઘુત્તમ છું લઘુત્તમ એટલે જુનિયર આ બધા જ જુનિયર પણ બધા જ મહારાજ તમને જુનિયર રહેવાનું તમે સિનિયર રહેવાનું લાભ કરવા રસ્તા છે તો પછી સિનિયર ના સિનિયર ના સિનિયર રહેવું છે તેને સિનિયર નો પણ સિનિયર થઈ શકે હું આ લઘુત્તમ છું વ્યવહારમાંથી નાનો છું અને નિશ્ચયમાં ખરી રીતે ગુરુત્તમ છું મારો ઉપરી કોઈ નથી ભગવાન પણ મને વશ થઈ ગયેલા છે પછી આ બીજું એટલે આપ જે વાતચીત કરી કરો બધા ખુલાસા કરી આપું અત્યાર જે જાણો છો એ જાણેલું જ્ઞાન ક્રાંતિ જ્ઞાન છે કેવું જ્ઞાન છે ક્રાંતિ જ્ઞાન એટલે વાસ્તવિકતા નથી એમાં જો વાસ્તવિકતા હોત તો અંદર પ્રાસ્તિક હોત શું વાત હોય ને અંદર આનંદ હોય આનંદ નું ધામ છે કોઈ પ્રગટ કેમ એ થતું વાસ્તવિકતામાં આવ્યા છે ફોરિન ને હોમ માને છે શું માનો છો હોમ ફોરિન ને હોમ જોયું જ નહીં હું તમને હોમમાં બેહાડું પછી એની મજા તો જુઓ અત્યારે વાતચીત કરવા આ તમે ભગવાન હસી બોલ્યા તો તે બોલજો ને વાતચીત આખો દિવસ આનંદ રહેશે is the cash bank of divine police આ જે એક છે હું શું કારણ છે તમને સમજાવું આ દાદા ભગવાન નહીં આ દેખાય છે દાદા દાદા ભગવાન તો મારા ભગવાન છે પણ મને વચ્ચે ગયેલા છે અત્યારે પણ મારે એમનું પણ કામ છે એમને ત્રણસો સાઠ ડિગ્રી છે મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે એટલે મારે આમ કરીને દાદા ભગવાન અચીવ થઈ જાય કાર બોલવા પડે એટલે જે દાદા ભગવાન કહું છું ને એ એક્ઝેક્ટ ભગવાન જ છે સાઈડ લોકો ચૌદ લોકો નાશ છે પોતે તમને સમજાય એક્ઝેક્ટ નથી નહીં સમજી ના સમજાય હું જો ભગવાન થયો એક્ઝેક્ટ નથી ના આવે બરાબર કારણ કે આવી ગઈ હતી એમ જ મજા આપી છે ના રત્નાગીરી છે એવું ના આવે <laughs> અને આપણે તમે બોલજો ને આટલું એટલા હાર મેં આટલા બોલાવડે આપણે પોતાને શું એકાગ્ર થઈ જાય છે ભાઈ હે આ બધા બિંદુ તો ફરવા કારણ કે આ ભગવાન કુલતળો હાથમાં આવે આ અને દાદા ભગવાન ના અચિમ જયકાર એટલે દાદા ભગવાન નું તમે શું કરો છો કીર્તન કરો છો અચિમ જયકાર અચિમ જયકાર એમની હાજરી કરો છો એટલે બહુ ફળ બોલે હવે ગુરુ લાગે છે અને શ્રાપ તો એટલો બધો આવશે કોઈ ચીજ તમે ત્યાગી ના પડ્યો એટલા હવે આ કરશો ને કે પેલો જે જે કરતા હશે ને ભાગ એ તૂટી જશે જે વિઘ્ન કરતા છે ને એ ભાગ તૂટી જશે આ કરતો તો અને તમને આનંદ ખૂબ રહેશે તમે બેનને બેન ને તમે બોલો ને હવે રાત્રે શું કામ તમારે એક પચાસ મિનિટ બોલો પચાસ અને નહીં તો પચાસ મિનિટ ના હોય તો નવ આઠ મિનિટથી વધારે પણ આઠ મિનિટથી ઓછું નહીં અને ત્યાં બોલતા તો એવી રીતે જ બોલવાનું અને છોકરો આવ્યો હતો બોલવાનું બે હરવાના થોડી હોય તો બે હળવા તો ખરો હા બધાને ગમે આવડા કેવી રીતે કરવી આ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી એ કેવી રીતે કરવી ઇન્દ્રિયો ઇન્દ્રિયો તો અત્યાર જે તમારી ઇન્દ્રિયો છે એ તમારી ગોઠવણી એની થઈ ગયેલી છે અને પાવર અપાઈ ગયેલો છે પાવર એનો અપાઈ ગયેલો છે આ નવી ઇન્દ્રિયો આવતા ભવન માટે જે ઇન્દ્રિયો હોય એનો પાવર આપવામાં ફેર કરો તો ચાલે આ તો પાવર અપાઈ ગયેલો છે તમે સમજી એમાં કહેવાનું શું નક્કી થઈ ગયું ના આ ઇન્દ્રિયો જે કરી રહી છે અત્યારે એ પરિણામ છે નોટ કોઝિસ પેલા જન્મ નો આ પરિણામ છે ઇફેક્ટ છે ઇફેક્ટ બદલાય ખરી ના બદલાય આવતા ભૂત માટે કોઝિસ બદલો તો શું કરવું શું તમારે બદલ શું આંકડા પરિણામ બદલવા છે કે વિષયનો પરિણામ બદલવા છે વિષયનો વિષયનો હા આ વિષયના પરિણામ માટે તો તમને એક પુસ્તક આપવું બીજું તો હવે વિશ્વર અભિમુખ થવાય આપણે સંતો એમ કે છે કે નવરા પડો ત્યારે બીજા વિષયનું ચિંતન ના કરતો જે પણ નાના બાળક રમકડો એમ કે ઈશ્વર અભિમુખ થવાય જે સંતો કે છે કે સંસાર અભિમુખ નહીં પણ ઈશ્વર અભિમુખ થવા આ લોકો ઈશ્વર અભિમુખ કરશે ને તો સંસાર અભિમુખતા તૂટી જશે શું તૂટી જશે હા એટલે સંસાર બધો કાચો પડી જશે ને એટલે જ્ઞાની પુરુષની પાસે આપણે કરાવીએ આ ઓપરેશન તો સંસાર આદર્શ અને આ પણ આદર્શ છે આ થોડા ને બરાબર સંસારને વિરજ નથી કરવાનો સંસારને એડજેસ્ટનેસ લાવવાનો હું સંસારી છું જે હીરાબાદ છે તોતેર વર્ષનો પડી ગયો હતો હાથ હું ભરી ગયો જો એક તો આમાંથી વાંચી અને છતાં નવા પહોંચી ઉભો કરો શું કહ્યું એટલે આવતા ભવની માટે ઇન્દ્રિય આ વાંચીને તો બધા સ્ત્રી અને પુરુષ વાંચી રહેના હોય છે એ મારી પાસે બ્રહ્મચર્ય વ્રત લેવા છે કે અમે આવું જવાબદારી જાણીએ નહીં મનુષ્યો આ હિન્દુસ્તાનના મનુષ્યોને વિષય કે હિન્દુસ્તાન મનુષ્યોને શોભે નહીં આપણે આર્યપુત્રો કહેવાય કેવું આજે હા તને વિષય કેમ છો ભેગે છે વિષય એ ખોટી વસ્તુ છે તક ના ખોટી વસ્તુ નથી તક સાચી છે તક સાચી નથી એક ફક્ત એક હેલ્પર તરીકે મેરેજ કરવાનો છે હેલ્પર તરીકે અને પછી એકાદ પુત્ર પુત્રી એનું પહેલો પહેલે સ્વાદ કે ના ઘર એક પુત્ર મને દાન આપશે કે એક પુત્રીનું દાન એ દાન એટલે પૂરતું જ બીજી બધી કોઈ લેવાય નહીં લેવાય તેને પછી પાછળતા થઈ ગઈ શું થયું પાછળતા પાછળતા કેમ કેવાય એક વાર છે મને દાદાજી આવું પાછળતા કહેવાય ખોટો પણ જયારે તું આ જયારે તું આ કાર્યમાં હોઉં ત્યાં ખોટો લેવાનું કે પાછળ દેખો છું કે માણસ દેખો છું તમે સમજી પછી ના પૂછી આપણને આપણે આપણો ફોટો જોઈએ કે એથી ઊંચી દશા થાય શું થયું આપણે આપણો ફોટો જોઈએ હું પરિણ્યો પણ મને ફોટા દેખાયા મારા પોતાના ફોટા દેખાયા બહાર પડતું ને જોવું મુશ્કેલી નથી થઈ પરિણા ખબર નહીં ક્યાં પછી ખોટા પડવા મળ્યા ત્યારે ખબર પડી ખબર પડી ને તમારું આ સિસ્ટમ બરોબર છે પેલું આ નો કંટ્રોલ આને તમને કંટ્રોલ આવે સારું અને બીજા આ બ્રહ્મચર્ય ઉપર આઠને નું પુસ્તક કાઢી મેં આઠને પોન બ્રહ્મચર્ય એટલે જ શરૂ કરી દીધું સર ને જરૂર ખરી હિન્દુસ્તાન બહુ જરૂર છે અત્યારે પાત્રતામાં જ પડ્યું લોકો એનું કારણ શું એમનો દોષ નથી એટલી બધી ભીડ ને જંજાળો ભીડી છે એટલો બધો મોહ ઉભો થયો છે એટલી જરૂરિયાત ઉભી થઈ છે એ જરૂરિયાતને લઈને આ આ બધું અગ્નિ પ્રગટ થયો ઈચ્છાઓ ઈચ્છાઓનો અગ્નિ પ્રગટ થયો હવે એને ઓલવવા માટે જોઈએ તો જે આ વિષય વિકાસમાં તું ઓલવે તો બિચારા સમજો ને પણ આ જો સમજે આ મોટો પુસ્તક તમને આવ્યું મોટો પુસ્તક આપું તમને લોકોને લાભ આપશો લોકોને કહેજો મારી પાસે પુસ્તક છે વાંચી મને પાછું આપી દીધું કઈ અવાજ તો ના એટલે આ વિષય નીકળી જશે અને દાદા ભગવાન અશ્વિન જે જયકાર અનમી લખેલું છે તે આપું છું એ તમે રાત્રે બોલવા રાત્રે અને આ મંત્રો છે એ નિષ્પક્ષપાતી છે કેવા છે ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી હોય પક્ષપાતી નમો ભગવતે વાસુદેવ નમઃ શિવાય બધું ભેગું બોલી શકો ખરા તમે ના બોલે નમઃ શિવાય ના બોલાય ને ના ના નમઃ શિવાય સિવાય બીજા નથી બોલાતા એક જ પકડી રાખવાનું એવું નથી આ ગેરસમજ ઉભી થઈ છે કોણ લોકો ગેરસમજ હજી કાઢી નાખવાની જરૂર છે ખરી નહીં ગેરસમજ હોય તો કાઢી નાખવાની ભગવાન ઋષભદેવના વખતથી જ આ વસ્તુ આ જુદી આવે છે ભગવાને કહ્યું મંત્રો બધા ભેગા બોલજો અને ધીરો વેચી દેજો કારણ ધીરોમાં શિવનું લિંગ હોય અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય બે ચીજ પડે એટલે ધીરો વેચી દેજો મંત્રો ભેગા રાખ્યો અગિયારસો ભેગી રાખજો પણ અગિયાર વેચીને અકેલે જ કરી શિવની અગિયારસ આ વૈષ્ણવની અગિયારસ બે કોઈ વખત જુદું જ ના કરતા કોઈક વખત એવું જુદું કરે છે લોકો મૂળ વસ્તુ શું છે કે આ મંત્રો ભેગા બોલવાનું મન મન શાંત થાય શું થયું આ મનને શાંત કરવા માટે વાત કરે આપણે કહીએ ઓછો આ મતભેદ છે આપણને મતભેદ આપણે દેરાસરમાં જઈએ આપણે મંદિરમાં આપણા સમજો ને શું હા પણ આમાં મંત્રમાં શું મંત્રો એટલે મનને તાર કરવાનો તાર તમે વાંધો નહીં આવે ના મને વાંધો નહીં આવે અને તાર મહાડો શું ખોટું નહીં ડાયરી એવા જોઈએ જતા રહેવા જોઈએ ના કાયમી જોઈએ હા કેટલી કેટલી આવે સર્વિસ છે રહેવાની ચાર વર્ષ કેટલા નિયમ બુદ્ધિવાળો સ્વસંદીપ હોય શું હોય સ્વસંદીપ આ બુદ્ધિ વગરના ભગવાન હવે બુદ્ધિવાળો સ્વસન કાઢવો હોય તો કોઈ ના આધીન રહેતો હોય એના કયા પ્રમાણે ચાલતું હોય તો ચાલે ગુરુ ને ભગવાન જ માની ભલે ગમે એવા ઘેરા હોય પણ રહી શકે નહીં એટલું બધું એટલું બધું રહી શકે ને પિતા મુસલમાનો ખોજા બધા એના ગુરુ ને ગુરુ છે પહેણ્યો જોઈ કરવા કરવા શું વિકેટ વાળો હોય તો કરવું નહીં વિકેટ વાળો હોય કરવું નહીં ચોખ્ખી વાત હોય શાદી કરું છું ત્યારે હા કરું શાદી કરવાનો હોતો નથી લીકેજ ના જોઈએ શું ના જોઈએ આ ફોન આવ્યું બિલકુલ લીકેજ જો કે અમને તો વિષય વિષયનો વિચાર ના આમ કોઈ ચીજ ભીખ ના હોય વિષયની ભીખ ના હોય લક્ષ્મીની ભીખ ના હોય અમને આખા સુગુનું આપે તો અમારે કામનું નહીં વિષયની ભીખ ના હોય અમે સિંહનો વિચાર રસ્તો આવે નહીં માનની ભીખ ના હોય કીર્તિની ભીખ ના હોય કોઈ પણ જાતની ભીખ નહીં જ્યાં ભગવાન પ્રગટ થાય અને ત્યાં આગળ વસ થઈ જવાનું થઈ જાય તમને કોઈ જાતિ ભીખ ખરી ખરી મનુષ્ય માત્ર ને કીર્તિ ની બીક હોય માન ની બીક હોય વખતે સ્ત્રી સંબંધમાં વખતે ભ્રમચારી થયો ભાઈ વખતે તો લક્ષ્મી સંબંધ જ પડ્યો ભાઈ ભાઈ બીજી બધી કીર્તિ હોય અમે તો સર્વ દુઃખથી મુક્તિ થઈ ગયેલા બીજું કશું માફવું જે માફવું બધા ટેન્ડર ભરી લાવો એટલી વાર ટેન્ડરમાં જેટલી આઈટમ કહો એટલી બધી આઈટમ તો મને આપે ભરી લાવો તોફાન એક બ્રહ્મ કે છે બ્રહ્મ બધા એને બ્રહ્મ કે છે ને બધા અને અમે અહીં બ્રહ્મ પડીએ છીએ બ્રહ્મ બ્રહ્મ કે છે અને અમે બ્રહ્મ પડીએ અમે બ્રહ્મ પડીએ લોક કહે છે ને લોક કહે છે આપણે લોક કહે છે ને એ લોક તમારે અલૌકિક જોવાનું છે લૌકિક એ તો અલૌકિક જોઈએ તો સાચું જ ને બધા જોઈએ તો બધા સાચું જ ને અલૌકિક The world is puzzled itself. God has not puzzled this world at all. ભગવાને જો બનાવ્યું હોત તો એની આદિ થાય શરૂઆત થાય બિગિનિંગ થાય ખરું આપની પાંચ આજ્ઞાઓ પાડીએ અને બીજું કઈ મંત્ર જપ પૂજા પાઠ ધૂપ ઘી મંદિર જે દર્શન ન કરીએ તો પણ મુક્તિ અને બીજું બીજું છે તે આ પરમાર્થ કરતો હોય તે ડખો ના કરવો ના કરતો હોય તો ડખો ના કરવો શું કહ્યું કરતો હોય તો અલગ નહીં જઈશ નહીં દાદા ભગવાને અસીમ જય જયકાર સામાયિક કરવાનું કે નહીં ખાસ કરવાનું ખાસ પણ આ બીજું બધું તમે કરાય તો કરાય ના કરાય તો કઈ હશે શું પ્રશ્ન ખુલાસ થઈ ગયો બીજો પ્રશ્ન હરિહંત વિતરાગ અને પરમહંસ શું ખેર હરિહંત અને વિતરાગ બે ખેર એટલો કે હરિહંત એ જગતનું કલ્યાણ કરનારા છે પોતાનું કલ્યાણ થઈ ગયું છે એટલે પોતાના હરિહંત એટલે પોતાના ક્રોધ માનમાં એ લોકો સ્થળ વિકુ જીતી અને બેઠા છે અને બીજાને જીતવાનો ઉપદેશ સમજાવે છે એવા હરિહર ભગવાન અને મિત્રા વિતરાગ પોતે જીતીને બેઠા બીજાનું કલ્યાણ ન પણ કરે બધું ને અને પરમ તો બહુ કહે પરમ જોયેલા કરે કોઈ જગ્યાએ હોય નહીં આ તો આ જે પરમુખ ની ડિગ્રી લખે છે ને એ તો બધી કલ્ચર ડિગ્રી છે આ બધા જેટલા પરમહંસ લખે છે ને એ બધી ડિગ્રી કલ્ચર છે રામકૃષ્ણ મોટા સંત થઈ ગયા પણ પરમહંસ શબ્દ એટલે બહુ ઊંચો છે પણ હવે નીચી કક્ષામાં લઈ આવ્યા ત્યારે કોઈ શું કરે છે બહુ ઊંચો શબ્દ પરમહંસ એટલે ભગવાન ભગવાન ની નજીક નો માણસ ભક્તિ ના કરવી પડે પણ એ નીચલી કક્ષા લાયા પણ એ મહાન સંત કહેવાય રામકૃષ્ણ પરમ એવા સંત થવા મુશ્કેલ છે પણ પરમહંસ એટલે શબ્દ નીચે લાયા એટલે આપણે ના ના કહેવાય કારણ જે ભાષા ચાલતી હોય ને તે ભાષા ભાષાથી અવરું બોલીએ મારા મારા થાય જે લેંગ્વેજ ચાલતી આ તમે પૂછ્યું એટલે જવાબ આપું પરમહંસ વિતરાગ થવાની તૈયારી હોય પરમહંસ એટલે શું કે સાર અને સાર ને તન જુદા પાડી દે શ્વાસ મોરતાની હાથે નીચે વાળી કેવું દૂધ ને પાણી બંને જુદા પડે એવી રીતે સાર સાર બંને જુદા પાડે વિવેક થાય કેવું સદ વિવેક સમજાય તમે સીધો પ્રશ્ન ઘણા સંતો મંત્રતંત્રથી રોગ ભૂતપ્રેતતા વર્ગાથી મુક્તિ આપે છે તે કેવી રીતે બને છે તે સમજે એ બની શકે કારણ કે એવું એવું કાયદો કારણ કે જે વરગાડ વરગાડ હોય છે ને એમાં મંત્ર મંત્રતંત્રનો તાપ લાગે છે ખસી જાય છે રોગ એવો થઈ જાય પછી ચોથું મૃત્યુ પછી આપવાની શું દશા થાય છે મૃત્યુ પછી જો એને કંઈ કર્મ કર્મ હોય નહીં તો મુક્તિ થાય અને જો રાત્રે થયેલા હોય તો ફરી સંસારમાં જન્મ મળે પાછળતાના વિચાર કર્યા હોય તો પછી એની મજા પાછળતાના વિચાર તમે હા કરું દ્વેષ થિયરી પણ આ પેલું તો બધું નહીં આવે આ બીજું હજી શ્લોક છે તો દ્વેષ થિયરી એટલે શું કે જેનો જીવની કઈ વાસના રહી ગઈ અને એને આ દેહ મળે નહીં સ્થૂળ દેશ અને બે દેશથી કામ કરવું પડે સૂક્ષ્મ અને કારણ દેશ બે દેશથી કામ કરવું પડે અને આ દેહ હોય નહીં પણ આ દેહ કાયમ માટે ના હોય એવું નહીં એને દંડ હોય કે એક વર્ષ દાડા બે વર્ષનો દંડ હોય એટલા પૂરતો ના મળે બે વર્ષ એને કાઢવા પડે પડ્યા દુઃખી થઈને હવે એને ખાવાનું તો જોઈએ આ દેહ ના હોય તો ભૂખ લાગ્યા વગર રહે નહીં જો નહીં મારું ઊંઘ લાગ્યા વગર રહે નહીં હવે ભૂખ લાગે ત્યારે શું કરે પેટીઓની બીજાને ઓળખાવાળાનો પહેરી જઈ અને પોતે ખા ઓળખાવાળા પહેરી જઈને ઊંઘે છે ત્યાં અમે થોડું પેટને પૂછ્યું હતું તારે શું જોઈએ છે એની વ્યવસ્થા કરી હતી કેટલું છૂટું થઈ ગયું આ કામ અમારું નહીં આ તો કોઈ આપણો મહાત્મા હોય આ મહાત્મા ફસાય તો શું કરવું પડે કોઈ મહાત્મા ફસાય એને બિચારા આવું થઈ ગયું તો શું કરવું પડે ના કરવું પડે તમે કોણ સીધા આપવાનું ખરું નહીં લોકો એમાં અત્યારે ટોળી યોગની સાધનાથી મુક્તિ મળી શકે યોગ યોગ ચાર પ્રકારના એક તો દેહ યોગ દેહ દેહ હોય કે બધા જાત જાતના આસનો બાસનો બધું કરે ઊંધે માથે થઈને શીર્ષાસન કરે એ બધા દેહ યોગ કહેવાય કેવાય પછી બીજો વચન યોગ એ જપ જપ યજ્ઞ કરે છે ને જપ કરે છે ને એ બધો વચન યોગ કહેવાય ત્રીજો મનોયોગ મનોયોગ એટલે અહીં ચક્કરો હોય છે અહીં ચક્કર હોય છે અહીં ચક્કર હોય છે એ ચક્કરોમાં એકાગ્રતા કરવી એ બધો મનોયોગ કહેવાય તો આવો બેન હવે આ ત્રણ યોગ થી મુક્તિ ના મળે આ ત્રણ યોગ થી મુક્તિ કરવા આગળ જાય ખરા ખરો મૃત્યુ મુક્તિ કે જેનાથી થાય કે આત્મયોગ તેનાથી આત્મયોગ તમે સમજી ગયો હવે આત્મયોગ એટલે કઈ રીતે આત્મયોગ એટલે કેવી રીતે આત્મયોગ આત્મજ્ઞાની પાસે જઈએ એટલે આપણને આત્માનો ટચ કરાવડાવે સ્પર્શ કરાવડાવે તારે આત્મયોગ થાય આત્મ સન્મુખ બનાવડાવે જે આસપાસની વિમુખતા હતી તે સન્મુખતા કરી આપે વાત બધી ગમે છે ભાઈ એવું હોય તો કહેતા રહેવું જોઈએ સ્વરૂપે ગમે તે પહોંચી શકતા હોય કે કેવી રીતે બનતું હશે તે આત્મયોગ્ય થઈ શકે અને પેલા વિશે કરેગા અમુક એમનામાં અમુક પ્રકારની શીખ્યો હોય તો કારણ કે એકાગ્રતા કરીએ કે જેવી વસ્તુ નથી જેવી વસ્તુ છે મંદિર બનાવવાનું કામમાં દાન અન્નદાન જ્ઞાનદાન કામમાં કર્યું કયું કામ વધારે પુણ્ય ગણાય મંદિરમાં દાન આપીએ છીએ કે વધારે પુણ્ય બંધાય પછી અન્નદાન આપીએ તે વધારે પુણ્ય કરતું ના જ્ઞાનદાન કરીએ તે વધારે પુણ્ય ગણાય સૌથી વધારે વધારે પુણ્ય જ્ઞાનદાન જ્ઞાનદાન પછી સૌથી મોટા મોટું પુણ્ય અભયદાન અભયદાન એ આપો છો ને અભિદાન તમે કશું આલો છો કશું શક્તિ કૂતરું પણ આપણાથી ફરકે નહીં નિર્ભય રહી આપણે કૂતરું સમજે ક્યાં સેન્સિટિવ મારે એવા નથી બિલ નથી ને તાપ કરવો છે બાકી સમજીએ ને તો હિંસક છે તો હિંસક સમજી જાય અને હિંસક દીઠો એ દોઢ કરી લે બધા ઓળખે એટલે દાંત નો દાન સૌથી ઊંચું અભયદાન એનાથી સેકન્ડ નંબરનું જ્ઞાનદાન જ્ઞાનદાન આપવા શું થાય કે માણસ સવળે રસ્તે ચાલ્યો જાય અને એ ના અપાય તો ઔષધ દાન આપવું કે દવાખાના ગયા હોય અને કોઈ માણસ કહે મારે દોઢસો રૂપિયા દવા લાવવાની સમય તો ઈચ્છા નથી દોઢસો રૂપિયા આપણે દવા લાયા લઈએ રૂપિયા નહીં રોકડા પણ દવા લાવી એમસીથી લઈ અને એનાથી મટી જાય તો છ મહિના બાર મહિના જીવે તો જરૂર વધારે પીએ તો સારી વાત છે પણ છ મહિના પીએ તો કાઢે અને અન્નદાન તો આજે આપણે તો આવ્યો એટલે જમાડી દેવો આજે શું ખાતી આપણે જોવાની જરૂર નથી આપણે એના જવાબદાર નથી તમારે તો હા આ અત્યારે એનો આખો દિવસ જીવતો રહે છે ને આજ ખવડાવી એટલું જ તમારે રાઈટ એને એમ ના પૂછે રોજે શું ખાઈ લે અરે માં એની જવાબદારી શું કરું છું એ આવ્યો છે એને કઈ સાહેબ શું ભૂખ્યા છો તમે શું શું અડચણ આપીએ એના એના બિલને ઠંડે કાઢીએ શું રૂપિયા રોકડા નહીં આપતા કામ સારું ના કહેવાય મંદિર બનાવે છે એ કામ સારું ના કહેવાય મંદિર બનાવનાર કોઈ પદાર્થ છે કે પોતે દાન લે નહીં પોતે જ બનાવી દે જે બનાવનાર પાકે છે ને તે પોતે જ બનાવી શકીએ એટલે આપણે એવું ભેગવાર આપણને જરૂર નથી આ એક આપણે તો આ મંદિર બનાવવું છે એના દોન આપનારે આઈ પડવાના એમાં આપણે એની ચિકટ ચિંતા કરવા જોઈએ નહીં કે આપણે શું કરીશું આમાં આપણાથી અપાય તો આપણે એનાથી પુણ્ય બંધાય કે નહીં ઊંઘ તો બંધાય ને ઊંઘ તો દરેક તમે પૈસા ઘરના તમે છોડી બીજા કાર્યમાં આપો એ પૂરી બંધાય તમારા ઘરને માટે વાપરો એ ગટર બધાય તમારે નોન થોડું ઘણું ગટરનું કહ્યું બધું મારી બધું ગટર માં પછી મને ખબર પડી મેં વાત મુંબઈ ની ગટર માં ગયું આમ તો અરે કોઈને આપીએ તો વાહ વાહ એ કોઈને આવીએ એટલું ધમે થાય બનતા સુધી ભૂલ ના થાય એ ખાતરી છે પણ થાય તો હું કોઈ કહેવામાં અસર નહીં કારણ મારી ભૂલ ને કોઈને એમ લાગે કે દાદાજી કેમ કે મારી ભૂલ હોય તો ના કહેવાય મારી ભૂલ નથી આ તો ટેપ એકની ભૂલ છે શું છે એટલે કહેવાય તે પાછું કહેલું <laughs> આ ટેપ એકડ ભૂલ નથી રિસીવર ભૂલ છે એ પાછું કહેલું પૂરો હોય હાય બાબા હાય બાબા પછી વડે તાર જોઈ રહી છું પણ અત્યારે તો પ્રેમ છે વડે તારી જો ખરીદારી એ રંગે રંગાવું છે તો શું કરવું પિતા રંગાયા તો રંગાય શું કરવું પડે તમે લોકો રંગો છો ને હા એ લોકો રંગે છે રંગરેજ છે રસ્તો દેખાડી દે છે અમે જે રંગ ગયા આવો આવો ભાઈ પૂછે છે માઇક ભાવ કાળી બીજો ભાવ ક્યારે આવે નવો પૂછે છે કે મારી ભાવ તારી દિવ્ય ભાવ ક્યારે આવે શું મારી ભાવ ગમતો નથી શું નામ તારું સુભાષ બ્રાહ્મણ છે પટેલ પટેલ એમ તારું થવાનું કારણ જ માઇક એ જતો રહેશે અને બીજે ભાવ વિકસિત ના હોય અને ચૈતન્ય જોવો છે જળબુદ્ધિને પ્રલય કરવો છે તો આ ઘઉં ને કોકરા બે ભેગા થયેલા હોય તેમાં તારે ઘઉં જોવા હોય તો હું તને કોકરાનું ઓળખણ પાડું કે આ કોકરો છે તો બીજું તું સમજી દઉં મારે શીખવાડવું પડે સમજી જાય કે છે બે ભેગું છે બે વસ્તુ જડ ને ચૈતન્ય જો જડ ને ઓળખણ પાડું કે આ બધું જળ તારે આ શું ચેતન શીખવાડવું ના પડે એટલે હું તને શીખવાડીશ કે હવે આ આ ચેતન છે અને આ બીજું બધું જડ છે તો આ જડ છે અને આ ચેતન છે થોડું ટાઈમ લેવું તું આ પ્રશ્ન મારી પાસે લઈ ફરી આવજે અમે અમદાવાદ આવીએ ત્યારે પુસ્તક કોઈ મળ્યું નથી તને પણ અમુક વસ્તુ કંટ્રોલ ના જોઈએ લોક બધા કંટ્રોલ થાય લોક ભગવાન બધા લોકો શું કે છે કંટ્રોલ બધા ઉદાર ઉઠાવા છે વસ્તુ ડીકંટ્રોલ કરવાની ના કરવાની તમે કેવું લાગે અમુક વાર નથી થતું અમુક વાર થઈ જાય છે ને અમુક વાર નથી થતું અમુક વાર થઈ જાય છે ને અમુક વાર નથી થતું ગભરામણ એ બધું કાર્ય સાહેબ ના માટે ગભરામણ મોડું આપે નહીં હા તેથી કે તમે જે રંગ્યા રંગે રંગ્યા રંગો એટલે એ જ રંગે આ બધા મેં રંગ્યા છે તેથી લોકો ખાઈ ગયા અને તને રંગેલી છે પણ આ ચૂકતો નહીં આ મને બી કે કયા છે દાદા એટલે ચૂડે આપતા હમણાં પુસ્તક તો સમજી વાત મારી આવે તું આજ્ઞા પાડું અને તને અડચણ આવે તો મારી તમને કેવું લાગે શાંતિલાલ શું ને સભામાં આવતા ને કીધું એ ભેગા થાય તો અમારી ગયો એટલે એક જ બેસમાં પાંચે ને એક જ બેસમાં જાગે પાડી હું તો કેવડિયા ગયો ને ચાર ત્યાં માણસ ચાર ત્યાં બે કલાક બધા લાગે પડશે પછી પચી બેઠા હોય તો એટલી બે જ કહેવાય ચાર જણ હોય તો બે જ કહેવાય I want to have peace power and plenty. Show me the way to attain there. દાવા તો ચોપડી હાલો ને એટલું રેડી જ છે લોકો કોઈ હાલનાર છે હવે હાલનાર હોય તાર ભેગા કોણ કરનાર ભેગા કરનાર જોઈએ પછી હું બે યાર કારણ દરેક કામ આ જેટલા ધંધા સોદા વેચી થાય છે દલાલ સિવાય થતા નથી આમાં દલાલ ના જોઈએ અને વચ્ચેનો માણસ જોઈએ તેમ લગ્નમાં દલાલ નહીં જોઈતા પણ વચ્ચેનો માણસ પુરોહિત જોઈએ અને બીજા સોદા બધા બધામાં દલાલ જોઈએ ઊંચી ગ્રેડમાં સર્વિસમાં જવું હોય તો દલાલ જોઈએ એવું અમારી જોઈએ ને એ ચંદુલાલ કે હું કરું બધા પાંચ પાંચે આઠે છોકરાઓ બધા લાગે પાડે તો પછી મને આપવાનો અક્ષતે ટાઈમ દાડા હું કેટલા તાળા ઉગડી જાય એના કેટલાય તાળા વહેલો હોય તે બધા ઉઘડી જાય એના તમારે કોઈ તાળું ઉઘડેલું કોઈ દાડું ઉગડી ગયા પેલા ઉગડી ગયા પેલા ઉગડી પેલા દાદા મેં મંગળ સલાહ પૂછ્યા મહિવાર બોલવાનું શું આગળ કીધે છે કોણ કઈ બોલવાનું મારા સાહેબ ને આમાં થઈ ગયા મહિલા બોલવાનું કેટલું છે મારા સાહેબ ಅದು پورا ಸಂಪೇಟ ಆ ಆಯಿ ಹೇ ಆಪ್ ಅಸಿಕಂತ ನೀತಿ ಕ್ವಿಕ್ ಹೇ ಕೊಯ್ತಿ ನೀತಿನ್ ಮಾರ್ ಬೇಕೆ ಕರ್ಮಾಕ್ಕೆ ನೀತಿ ಕ್ವಿಕ್ ಏಕೇನ ವ್ಯತ್ಯಾಸದ ಕಾರಣ ತೆಕ್ गैर ನೀತ್ಯದ ಪರಿಚಯಕ್ಕೆ ನೀತಿ ನೀತ್ಯದ ಕಾರಣ ಇರಲ್ಲ અમાರ ಅಮ್ಮಿ ಉಪಚಾರ ಇದೆ ಚಾ ಏಉದು ಚಾಕ ಗೋ સાચા ગુરુ અને સાચો ધર્મ એટલે એ જે કીર્તન કરે એ માન્યું તને સિદ્ધ મારા દેવ છે એ માન્યું એટલે જત થઈ ગયું અને અને આચાર્ય ઉપાધ્યાય સાધુ એ મારા ગુરુ છે અને સમ્યક દર્શન સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સમ્યકતા એ મારો એમનો પેલો પેલો ધર્મ છે એ જેને સાચી શ્રદ્ધા થતી એ સમ્યક થઈ ગયું હા તેને સમ્યક થયું પણ એને વ્યવહાર